છતાં મોટો અપકાર કરેલો હોય ત્યારે અપમાન થાય કેટલી ઉડાવે એના કરતા ઉતારી નીચે ઉતારી પાડ્યો હોય તો નિરાતે ઊંઘા આવે અને ખરેખર આપણે કહેતો નથી આપણને ઓળખતો નથી જયંતિ તરીકે અને આ અહંકાર તો અહીંયા ઉતર્યો છે ને લોકો માર ખાઈ ખાઈ બહાર દુનિયાની અંદર અહંકાર બધા ઉતર્યો છે વિકાર આપણે કયા નંબર માની દે એવું બને નહીં ગમે તે સારી સારી કરીએ બાઈક મૂકી રાખી અને એનો ટાઈમ થઈ ગયો એટલે એની ટાઈમ બાજવા દે વિકાસ નો સરળ ઓળખ પછી બગડવા છે પછી આપણે નામ ના દે એટલે બગડે સાત તો જાગી લગ્ન કરવું રાજા ગણો સાઈન અને વરાજા થયા પછી કાયદો એવો છે કે રાજાને નમન ના થાય રાજાને નમન થાય પણ હતા છે છ વાર હતા ત્રણ કલાક ના ભારુતી જગા ભારુતી વાત ભારુતી જમણ ભારુતી ત્રણ કલાક મોકલું ટાઈમ તમારો તમારો કેટલો હતો તમે કેટલા કેટલા દિવસ જામનગર બે દિવસ તો દાદા ખરું પાછું એક દિવસ તો પેલી પીધી ચોરી ફર્યા કરવો એટલે બધા નોંધ છે કે આ જરા હાચવાની બે ખબર પડી જાય આપણને એમને મળે પછી બીજું કારણ ના જાણતો હોય અને લગ્ન કરી ના જાણતા રહે સાદા વેચમાં જતો હોય બધા કેમ દેખાય શું કહ્યું એટલે પાઇન્ટ કર્યું <laughs> આપડા લોકો કેમ પાડી ચડી થઈ જાય અને પછી ટાઈમ લાગે લાગા દાદા કોઈ નામ ના દે તો બાપે વળે નહીં કોઈ વળે રાજા નું નામ રાજા ને ધ્યાન ત્રણ ત્રણ દિવસ રહ્યા છે રાજા ને ધ્યાન અને બીજી પંદર દાડા ચાલતી પંદર પંદર દાડા પહેલા ધમાલ રાત તો લગ્ન માં જાય પરિણામ હા ચાર કે છ કલાક અત્યારે તો કલાકમાં મારા પતાવી દે નથી ટાઈમમાં ટાઈમ વધારે ગમે નહીં ને જલ્દી પતાવો જલ્દી પતાવો ક્યાંથી વરરાજા એટલે કે જીવે છે જો કપડામાં જો સાંકળા નવા સાંકળા છોકરા હેરાન હા જે ગામ ધ્યાન આવે બેન લઈને આવે આપડે ગાડી માંથી ઉતરીએ બધા ત્યાં <laughs> ત્યારમાં એમાં જ આપડે બધો ધક્કો આમ ઉતર્યા પછી આવું થાય પછી પણ પહેલું ભાઈ ના જે તમને પછી રાજા કહેતા રાજા ચાર તારીખ ચાર પાંચ ચારસે સાંજે વડાલા બેઠા છે ને એમનો એક પ્રશ્ન છે કે અહીંયા આપણી પાસે ઘણા દુખિયા લોકો આવે છે દુઃખનો ભાર હોય અને દુઃખનો ભાર હળવો કરવા માટે આવે છે અને આપ એને વ્યવહાર તરણમાંથી અમુક અમુક બોલવાનું કહો છો પછી સ્ત્રી મંત્ર બોલવાનું કહો છો એનાથી હવે એમનું કહેવું એમ છે કે આ જે કર્મો છે કર્મની નિદ્રા થઈ રહી છે કર્મો ભોગવે છૂટકો જ છે તો આ બધું દાદા કહે છે એ કરે તો કર્મ પછી હળવા થઈ જાય હલકા કરી નાખે હલકા કરી નાખે તો એ કહે છે કે ઉદિનાયક તે આપણે જે કર્મો ખપતા હોય તે પાછા જે બાકી હોય એ પહેલાં ખપાઈ જાય એવી જે ઉદીણા કરે છે એ હા પણ એવું શક્ય છે બની શકે ખરું અહંકાર મજબૂત કરી અહંકાર થાય પણ આ આપણા મહાત્મા હોય તો અહંકાર રહ્યો નહીં પછી નો સ્વાદ આવે નહીં ને એને ઉદીણા હોય નહીં પણ અહીંયા બધા પેલા જૈન સાધુઓ પેલા ઉજેણા કરતા હતા બધા એ એક એના માટે જે ઉજેણા હશે પેલા પતી જાય એનું શું કારણ કરે શા માટે કરવું પડે એમ કરવાનું જરૂર શું પાછળ શું કહે પેલા ભોગવી એ પોતાનો નિશ્ચય નિશ્ચય જે થતો હશે એ કેવી રીતે થતું હશે મારે ઉંદરી ના કરવી છે આગળ નિશ્ચય થતું પોતાનામાં એવી ભૌગોલિક શક્તિથી થાય કે આર્થિક શક્તિથી થાય ભૌગોલિક ભૌગોલિક અહંકાર અહંકાર જેમ આપણે પેટા કાળો કેવા વખતે કાચો આવ્યું આપણું નકર જમા તમારા તમે કાચો રહે અને કાલે તમારા પાકમાં થયા ના કોઈ બુદ્ધિશાળી આવે અકાળે પાક કરી શકે અકાળે પાક કરે શું કરું ઇલાયચી વાળી નથી કરું હા તો બરોબર જશે વિચારશે આ ત્યારે અકાળે તમે જોવે છે કે પાછળથી સુખ મેળવવા માટે આ ઉદયના કરે પણ જે સુખ મળે એ પણ ભૌતિક જ નહીં સમાધાન થયું જપ તપ જપ તપ ને શું કરે છે એ કર્મ ખપાવવા માટે કરે છે એમ કે છે આ તપ કરે છે ઉપવાસ કરે આંબેલો કરે મોટા મોટા થયો કરે અને જપ કરે બધું કરે તો કર ખપાવવા માટે કરે છે તો એનાથી કર ખપે ખરા કર ખપાય નથી નવા બીજ પડે નવા બીજ પડે એના કર ખપતા જાય સાથે નવા બીજ પડતા જાય પુણ્યના પુણ્યના બીજ પડે કોને બંધાય કોને બંધાય છૂટકારો હા ઉપવાસ તો નીકળી જતી હશે નીકળી જતી હશે ખબર નથી આપણને અસર રહે કે નહીં ખબર નથી એ તો પછી એક જ જગ્યાએ જે હજાર કેટલા હતા બરોબર એટલે તમે એવું કે પણ તપ તો ઉદયાધીન છે ને પોતે સ્વપથમાં આવ્યા પછી ઉદયનો પ્રશ્ન રહેતો નથી પોતે દાદાએ જ્ઞાન આપ્યું પોતાના પદમાં આવી ગયો પછી નીકળી બાબત થઈ પછી માં ચાર્જ ના થાય પેલું ફૂન બંધાતો હતું હવે આ ફૂન ને બધાને પાપે ના બરાબર તો ભરવી કરી બરાબર સુધાબેન પૂછે છે કે દીક્ષા વગર દીક્ષા વિના મોક્ષ ખરો દીક્ષા વગર મોક્ષ નહીં દીક્ષા વગર મોક્ષ નહીં તો અમે દીક્ષા લીધી દાદાની દીક્ષા લીધી કહેવાય એ દીક્ષા જ છે એ દીક્ષા જ છે તમે દીક્ષા કયા પૂછો એ જૈનોમાં જે દીક્ષા આપવામાં આવે છે દીક્ષા વિતરાગી હોય દીક્ષા વિતરાગી હોય દીક્ષા બરોબર દીક્ષા વિતરાગી હોય આપણે વિદ્યા દીક્ષા મળે ને વિતરાગી હોય ને કસરત હા એ કસરત નહીં ધર્મ માર્ગ હોય સુભાષ તો સુભાષ અને તે મુસ્લિમો જે હોય ને જૈનમાં એવો હોય આ મુસ્લિમો જૈનમાં ફેર કયો કર્યો અને દહીંમાં પણ શુદ્ધ માર્ગ છે એટલે બધું આપણે બધા નીકળે બધું ખરાબ થઈ ગયું દાદા જૈનોમાં જાણતા નથી એવું નથી લાગતું જાણતા તો હોય પણ પ્રાપ્તિ ન હોય તો કરે શું આ સાધુઓ છે તેના આચાર્ય બધા છે એ શુભાશુભ માર્ગ કે છે પણ હવે શાસ્ત્રોમાં લખ્યું છે કે આ સમયમાં મોક્ષ નથી એટલે એ લોકોએ બાજુ પર મૂકી દીધું કે આ સમયમાં મોક્ષ નથી એટલે પોતાને પ્રાપ્તિ નહીં બીજાને પ્રાપ્તિ કરાવી શકે નહીં આમ તો ખબર હોય કે મોક્ષ શુદ્ધ માર્ગ ઉપર જવાથી પ્રાપ્ત થઈ શકે છે પણ શુદ્ધ માર્ગ પોતે જ અંગીકાર ન કર્યો હોય તો ક્યાંથી બીજા શુદ્ધ માર્ગમાં મૂકી શકે ખબર તો હોય જ ને ભગવાન એવું નથી રાખે સાપેક્ષ રાખે આ કાળમાં આ ક્ષેત્રે આ કાળમાં આ ક્ષેત્રે બરાબર બીજા ક્ષેત્રે મોક્ષ અને મોક્ષ કરવા એવો નથી કહેતો બરાબર એકાદ હા એકાદ એક પૈસો ઓછો એક લાખ એક જ પૈસા ઓછા હતા લોકો dia berdoa kita awal punya sudah ada kerja dia બરાબર પણ ક્રમિકમાં તો એ શક્ય છે જ નહીં ને કારણ કે મારું વચન કયા ને એકાદ થતા નથી એટલે એ તો બની શકે એવું છે જ નહીં ને હા કમિટ બંધ થઈ ગયું છે ને પછી એ કહે છે સાચું જ કે છે ને એવું કેવા જવું છે કે કાર્ડ કાર્ડ નું કારણ કે અનન્ય ભક્તિ અનન્ય ભક્તિ એ કોને અનન્ય ભક્તિ કોને કહેવાય દાદા શેરી દેખાય દેખાય બ્રહ્મા દેખાય નવરાત્રી Gracias. જરા એને નીચા જોવાનું નીચા મૂકવાનું એ બંને માને આવું બરાબર જેમ સ્ત્રીઓમાં હોય પુરુષોમાં પણ એટલું હોવું ઘટે હોવું જ જોઈએ હા ભક્તિ પ્રેમ જયબેન પૂછે છે ભક્તિ અને પ્રેમ એ પ્રેમ પ્રેમથી શક્તિ હોય ને જયબેન પૂછે પ્રેમ શું છે ભક્તિ શું છે પ્રેમ જે વખત ના થાય પ્રેમ હોય પણ વધે નહીં અને ઘટે જો વધી જાય તો આસક્તિ કહેવાય ઘટી જાય તો વધઘટ થાય આસક્તિ ઘટી જાય તો આસક્તિ એટલે વધે વધે નહીં એ પ્રેમ કહેવાય ઘણી ચટકાવે તો પ્રેમ વધે જ ના બરોબર જ્ઞાની પુરુષથી માની ભગવાન લાયસન્સ પ્રેમથી પ્રેમથી બહુ વ્યામથી મારે સ્વીકાર્યું જ્ઞાની વૃત્તિ મળી છે બધા પ્રેમ અલૌકિક પ્રેમ હલો એમાં લૌકિકતાનો અંશ ના ધ્યાન એમ કે છે કે મને પ્રેમ પ્રેમ પ્રેમ ઉભરાય છે આ જ્ઞાન પછી એમને જે અનુભવ થાય છે એમાં કઈ પ્રેમ પ્રેમ પ્રેમ ઉભરાય છે એ શું છે પ્રશસ્ત રાગ છે જે રાગથી સંસારના રાગ બધા તૂટી જાય જે રાગથી સંસારના રાગ એટલે બીજા સંસારમાં રાગ થયેલા છે બધા પાછા અને પ્રશસ્ત રાગ પ્રશસ્ત રાગ અને પ્રશસ્ત રાગ પ્રત્યક્ષ મોક્ષ નું કારણ પ્રશસ્ત રાગ પ્રત્યક્ષ મોક્ષ નું કારણ એ રાગ એ રાગ બાંધે નહીં એકાદ વખત બાંધે પણ પ્રત્યેક લોકના ભાવ જાય જ પડે કારણ કે રાગમાં પોતા રહેતું નથી એ રાગમાં પોતા રહેતું નથી રહેતું નથી આપણે ઉપકારી કરતી રાગ ઉપકાર કરતી રાગ સતત રાગ બીજા રાગ ખોલાવે બીજા રાગ ખોલાવે આ રાગ બીજા રાગ જે બહુ હતો ને એ બહુ હતું કે ખાલી બહુ હતું માર ખા મારથી નીકળી રહે મને કાળાનું કંટ્રોલ થઈ ગયું માથું દીકરી હોય મને કાળાનું કંટ્રોલ થઈ ગયા પછી મારું કાળાનું થઈ ગયું હમણાં કાળા નાક નાક નાક આપણે નહીં લેવાય આ મીઠું બોલતી હોય ને મીઠું બોલતી હોય તમે ચાલુ બોલે તમે શું થાય તમે શું એ તો આસક્તિ છે ને આસક્તિ છે અને આજે આસક્તિ ને પ્રેમ કહેવામાં આવે છે આસક્તિ ને પ્રેમ જગતે ના એને ત્યાં પ્રેમ કહેવામાં આવે આ તો બધા મારા પ્રેમ પ્રેમ વિશ્વાસ જેમાં શ્વાસ ન હોય હોમે ત્યાં પોતાનું આ તો મુશ્કેલ છે ઘણું મુશ્કેલ છે કોઈ નીકળે લાખમાં એકાદ એવું કઈ નીકળતું હશે કદાચ એવું ના હોય એને અનન્ય પ્રેમ કહેવાય અનન્ય પ્રેમ કહેવાય એને જે આ પોતાની જાતને હોમી દે પોતાના પ્રેમને ખાતર એ અનન્ય પ્રેમ કહેવાય એને શું કહેવાય પેલા પ્રેમને આ પ્રેમથી અલગ કેવી રીતે પાડી શકાય એને પેલો વધઘટ ન થાય એવો આસક્તિમાં ન ગણાય પણ પેલા પ્રેમમાં એ ન ગણાય ને એને વધઘટ ન કરે પેલામાં ન ગણાય તો આને શું કહેવાય અને અનન્ય પ્રેમ કહેવાય આને સંસારમાં એને પ્રેમ કહેવાય અને એનું ફળ બહુ ઊંચું એવું બને નહીં એવું પોતાની જાત કોણ પોતાની જાતને ચેકતા રાખીને કામ કરે એવા છે હા એ તો ભણતા પહેલા બોલે છે પછી મુંબઈમાં જાતિ ચેકતા ના કરે એવી સ્ત્રીઓ કેટલા <laughs> જયારે એકબીજા ભેગા થાય ભણતા પહેલા ત્યારે આવું બધું બોલતા હોય છે પછી વર્તનમાં હોય કે નહીં ખબર નહીં બોલતા હોય આવું એ બધી આશક્તિ આસક્તિ વર્તનમાં આવતું પહેલા હા વર્તનમાં આવતું આ પેલી સાવિત્રી નો દાખલો છે એમાં આવે ને દાદા સતી સાવિત્રી નો જે દાખલો છે આ શાસ્ત્રોમાં સાવિત્રી નું જે જે એમાં આવે ને એ પ્રેમમાં આવે ઘણી વખત પ્રેમમાં નિષ્ફળ જાય પ્રેમના પ્રેમમાં નિષ્ફળતા મળે અથવા તો બે જણા પ્રેમી હોય અને કઈ ઘરનો સાથ ન મળે અને આપઘાત કરે આવું બને છે ઘણી વખત તો એ જે પ્રેમ છે એ અને એ પેલો પ્રેમ ગણાય એ કયો પ્રેમ ગણાય રખડેલ પ્રેમ રખડેલ પ્રેમ રખડતા માણસ ને આવો પ્રેમ હા રખડતા એટલે પ્રેમ જ કેમ કહેવાય ઇમોશનલ ઇમોશનલ ઇમોશનલ પ્રેમ પાછા આગળ સુઈ જાય હા સુઈ જાય કે ને અને પછી આ લોકો અમે એકલા જોડે થઈશું હા તો તે આશા કોઈ કરીને એ એના કરવા ચાલે દોડીને ને પણ ભેગો જ ન થાય. ભેગા થાય જ નહીં ઈચ્છા એવી હોય તો પણ ઈચ્છા કે ચાલુ કરે કર્મ કર્મનો ફળ દેવાનું છે. કોઈ સલાહ પૂછવા આવે તો કહેજો આના સનાતન ભગવાન કેવા સનાતન જ્ઞાની અનાસક્ત જ ને જ્ઞાન જીવન બધા બધા આ બધા કઈ પણ આસક્તિ માણસ ટેન્શન ઉભું થાય શું થાય ટેન્શન ઉભું થાય આસક્તિ ટેન્શન અને ટેન્શન થી બધું બગડે પછી વાળું બગડે જયારે જ્ઞાન રૂપે ટેન્શન ને અંદર મારું ગમતું નથી પણ આસક્તિ ના આસક્તિ નથી બધું ડ્રામેટિક ડ્રામેટિક નાની પણ ડ્રામેટિક રહે એ નાની ને ડ્રામા કરવાની શું જરૂર નાની ને ડ્રામા કરવાની શું જરૂર સુધાબેન ખોટું લાગે સુધાબેન ને ખોટું લાગે તેથી ચાલ્યા જાય પણ એમાં કરે શું રામા શું કામ ચાલે જ ના જયારે નીકળી સિદ્ધાર્થ ત્યારે પહેલો બરોબર અંદર સ્વામી પ્રત્યે સિદ્ધાર્થ પ્રત્યે આપને આવો એમ બોલે તો આનંદ થાય જ ને ભાવ છે હા ભાવ છે ત્યારે તો અમે તમને બરોબર હા દાદા આ વખતે બે ત્રણ મહિના રહ્યા તો હીરાબાને બહુ સારું લાગ્યું ને હા બહુ સારું લાગ્યું એવું પણ લાગે છે ના પણ હવે આવું બોલીએ બોલવાનું બોલ બોલે તો અમારી અજ્ઞાઓમાંથી બધા મુક્ત થાય તે અમારો આશીર્વાદ હોય તમને શોધા કરો હવે રસ્તા આશીર્વાદ હોય થાય ધીમે ધીમે ધીમે લાય ભરે રહી તેની એ ઉખાડવા ચાપ પટ્ટી પટ્ટી લાય ભરે ઉખાડવા ધીમે ધીમે જગત છે જ લોકો ઊંડા ઉતર્યા જુદા રહીને બોલો સુધારીને બોલો તો વાંધો નથી ઘટાડવા વાંધો એને સારું લાગે એવું બોલવાનો વાંધો નહીં આનંદ થાય બધા છે ધર્મ ભય છે બધા કોઈ પણ જણ મારા માટે ભાવ કે હા ધર્મ ફરતા કરતા ભાવ બરોબર અગાઉ સુધાબેન પૂછે છે કે આપણે જે ભાવ છે કે અમે બધા ધીમે ધીમે મુક્તિને પામીએ તો એ શું કહેવાય આપણો મોહ કહેવાય રાગ કહેવાય કારણ કે ભગવાનને પણ સંપૂર્ણ વિતરાગ થયા પહેલા કંઈક તો રાગ તો હશે ને મોહ તો હશે ને મોહ તો ખરો મોહ મોહ મોહ કોણ આવે બરાબર એ તો છે પછી પવાર હોટેલ બધા નાસ્તો કરવા જવું છે મારી ઓછી છે કાર્યક્રમોમાં કાર્યક્રમોમાં ડિફરન્સ તો હોય ને એ બરાબર છે પણ કાર્યક્રમો ખરો એમાં ભેદ તો ઘણો હોય બહુ અમારા કર્મ જે પ્રમાણે હોય ઉદય એ પ્રમાણે આવે ને કાર્યક્રમો તો આપના તો હવ હલકા થઈ ગયા તો ક્યાંથી હોય અમારે એવું ના હા બાકી મોહ તો કરો મોહ હવે કોને પીડા વરે બરોબર કઈ પણ મોહ કહેવાય શકે છે પણ મોહ કયો પણ ચારિત્ર જે મોહ તે ફરી નવો મોહ બની બંધાતો નથી જે મોહ નો સંવાદ પૂર્વક નિદ્રા થઈ જાય બરોબર સંવાદ સાથે નિદ્રા થઈ તમારે આવું એવું છે પણ તમે બોધો હોય બહુ આ બધું બરોબર બોધો રહ્યા બે હજાર રૂપિયા બાર મૂકવાનું દાદા દાદા એ ચારિત્રમો જે કીધું કોઈ એક જ્ઞાનીનો કરુણા ભાવના કહેવાય આપણે જે ચારિત્રમો જ્ઞાનીનો ની વાત જે કરી એ જ્ઞાનીનો કરુણા ભાવ ન કહેવાય કરુણા ભાવ પણ મોહ એક પ્રકારનો કહેવાય કરુણા ભાવમાં છે દાદા તીર્થંકરો તીર્થંકરો ને કલ્યાણ ની ભાવના કે બધા લોકોનું કલ્યાણ કરવું એ તીર્થંકરો ની ભાવના હોય હવે એ જે ભાવના છે તીર્થંકરો ની એ પણ ચારિત્રમાં થયો તીર્થંકરો ચારિત્રમાં ખરો કે નહીં તીર્થંકરો ને પણ ખરો કાર્યક્રમો ન હોય ને તે પહેલા જ હોય તે પહેલા જ બારમું સુધી હોય પછી એને ભાવ ન હોય કઈ કાર્યક્રમો કે મારે કલ્યાણ કરવું છે આ છે તે હોય જ એવું કઈ દેશના દેશના જે દેશના હોય એમાં કઈ ભાવ ન હોય દેશના માં નામ જે કરે અને લક્ષ્ય જવાનું હોય તો ભગવાન એને એમ ના કહીશું આમ થઈ ખતરનાક ખતરનાક બરાબર પણ પણ એવો જે પાપી આવીને પગે લાગે શંકરને તો એના પાપ હળવા થઈ જાય ને તરત જ તરત થઈ જાય ને ઘણા બધા દેશમાં સિંચન કરો જે દેશને આપે છે તો એ દેશના પણ એક પ્રકારની મોર દશા કહેવાય કે નહીં હા અમારી દેશના મોર દશા હા અમારી દેશના છે તેથી એમ કહીએ ને કે પ્રયત્ન કરવો એમની દેશના ઉપદેશના ઉપદેશ ઉપદેશ ઉપદેશ ઉપદેશ ઉપદેશ ઉપદેશ ઉપદેશ એ દેશના જે આપે છે એ શું કહેવાય કેવી રીતે એનો ફ્લો આવે આખો પછી પછી કોઈ પૂછે પૂછે નહીં પૂછાય નહીં બરોબર આપણે જે શાસ્ત્રો રચાયા ગૌતમ સ્વામી પૂછ્યું અને શાસ્ત્રો રચાયા એ બારમા માતા ત્યાં સુધી પછી નહીં ત્યાં સુધી ખટખટે હા ત્યાં સુધી ખટખટે ત્યાં સુધી ખટખટ હોય એ કહે છે કે ભગવાન ને મહાવીર સ્વામી ને ગૌતમ સ્વામી ભેગા થયા એ મહાવીર સ્વામી ને કેવળ જ્ઞાન થયા પછી ભેગા થયેલા ગૌતમ સ્વામી એમને ખબર સમજ શાસ્ત્રોમાં કઈ એવું